જેટલો કેળવીએ ને એટલું સારું વેલની કેળવી હજાર આપણે બાકી જેવો બદલ બચાર છોકરા એકનો એક છોકરો વેલી નામ શું થાય હા બાકી તો આમાં જોવું પડે ક્યારે એનું જે ખાવા જેટલા થોડી ખાવા લાગે આપણી ચીજ લેતી એમ થોડી ખવડાવીએ ના અહંકાર ના મળે તમને અહંકાર પ્રેમ લાગે છે એડજસ્ટેબલ થાય રસ તો નાખી કરવાની મજા છોકરી રહું મજા હું તો પંદર છોકરી હું તો કેમ પડતી નથી બદનામ કરે શું નુકસાન છે બધું સમજાવું એટલે હરેક બાબત હિંસાની વાત કરું તે અને બાકી ખોટી બધી વાત કંઈક નિયમ મારું જોઈ લઈ આશ્રમમાં વિચારતા લોકો કે You get that? Mm -hmm. માખેડું મળે તો હા પડી મુશ્કેલ બધું કેમ બગાડે પછી કરનાવરી હોય ભોગવતો એટલે ભોગવતો થાય એ પોતાની સ્ત્રી છે બીજી વસ્તુ છે પણ બીજી આપણે એની બગડેલું હોય તો આપણે ખસી જવું જોઈએ આપણા સીધા પાપ ના પછી પાપ પશુ એમાં ભેદ પછી મને એવું ધ્યેય જયારે વિવેક નથી કે મારી સ્ત્રી છે છે મારી સ્ત્રીને કોઈ આવું કરે તો શું થાય એવું જયારે વિવેક નથી મારી સ્ત્રીને કોઈ મને છે તો શું થાય એવો વિવેક ના હોય તેને પછી શું કહેવાય અમારી તૈયાર તૈયાર થઈ જાય સ્ત્રીને ખ્યાલ આવે રહ્યો કે મારી સુધી આવું કરે શું થયું બેને મારા આવું પૂરીઓ બનાવે છે તમને એક એક્ઝાક્ટ ખબર છે જ્ઞાની પુરુષો ના આવે ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓ આ ક્રમ તો હતું નથી ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓ તો એસી ટકા જ્ઞાની હોય અને વીસ ટકા હોય એ પૂર્ણ થતા હોય આ બધા જે આ બધા રમણસિંહ અરવિંદ અરવિંદ બધા એ બધા જે છે એ લોકો બધા ક્યાં અટવાયેલા હોય એ લોકો મહાવીર ક્ષેત્રમાં તો ના હોય એનું કામ મહાવીર ક્ષેત્રમાં કોનું કામ કે આપડે અહીંયા આગળ થશે આ રમણ મહર્ષિ હતા ને તે અને આ રામકૃષ્ણ પરમહંસ બે અને બે ત્રણ ચાર બીજું કોઈ આ બધા ના બધા બુદ્ધિશાળી બુદ્ધિશાળી તો કહેવાના છે હાજરી હોય વિવેકાનંદ બુદ્ધિશાળી કહેવાય તમે તેના બુદ્ધિશાળી હાથી લઈ અલાવું તે એ લોકો પણ અત્યારના મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ એ લોકો ત્રણ ધ્યેય લઈને ફરતા હોય એ લોકોનું એ લોકો પાસે પણ કોઝ ઇફેક્ટ લાગુ પડતા એ લોકો રામકૃષ્ણ છે રમણ મહર્ષિ છે એ રસ્તા પર છે મોક્ષ માર્ગ પર છે નજીકમાં છે એમને આ સંજોગો ભેગા થઈ જાય નજીક અજવાળું થવાની નજીકમાં થશું છે માથે એટલે છે અત્યાર બે સંતો હાટી લઈ બીજા કેટલા ભક્તો હાટી લઈ નરસિંહ મહેતા હાટી લઈ કબીરો હાટી લઈ અખો હાટી લઈ હાટી એ તો બીજા થયા દક્ષિણમાં કેટલા થયા સંતો તે હાટી આખું શરીર અહંકાર તો યોગ નો અહંકાર બધા ધર્મ બુદ્ધિ છે એ માણસ મોક્ષ નો માર્ગ નથી ઘરમાં જાય હાર્ટ હોય આરતી જે છે મહાવિદ્ય ક્ષેત્ર જે છે મોક્ષ માટે એ રસ્તો દરેક જીવો માટે રસ્તો એ જ મહાવિદ્ય ક્ષેત્રમાં બીજા રસ્તા ખરા હાઈવે એસી આપણે ત્યાં શરૂ કર્યું ત્રણ ભગવાન પણ આવવાના આ સ્વરૂપ બિગિનિંગમાં સર નહીં પણ સેન્ટરમાં લખો લાખે ઘર થયા પછી દેવજીજી આવવાના બળદેવજી એ બધા પછી સંપૂર્ણ પ્રકાશ કેવળ ના વાસુદેવ નારાયણ ભગવાન તો કેવાય એમાં બે માં તો ને સમજતા નથી રાવણ રામે જમાના બધા સાયન્ટિસ્ટ નહીં હા તો મોટો સાયન્ટિસ્ટ માણસ જરા એરોપ્લેન એ એરોપ્લેન બધા કેવા હતા આજના જેવા નહીં આજનો અવલંબન વાળો હોય પેટ્રોલ હોય તો જ ચાલે અને મશીનરી સારી હોય તો જ પડી જાય એ પડી ના જાય મશીનરી નહીં માંત્રિક યાંત્રિક નહીં યાંત્રિક વાળી આપણે હાથમાં કબૂલ કાબુ નથી વખતે એ તૂટી પણ જાય પેટ્રોલ થઈ રહ્યું તો પડી જાય સમજવા વિજ્ઞાન થી થઈ રહ્યું છે ભગવાન છે ભગવાનની હાજરી થઈ ગયું ભગવાને કહ્યું નથી ભગવાન શાસ્ત્ર મતલબ કેવું એવું ભાઈ ભગવાન ની ઈચ્છા થઈ એમાં ઈચ્છા થઈ એ સુધારો કરાય પણ મને કોઈ કે આ વર્લ્ડમાં કોઈ ચીજ મને ઈચ્છા નથી અને જે હરીશને જે ઈચ્છા થાય તે ઈચ્છા પૂરી ના થાય એવો અનુભવ ખરો ને જે ઈચ્છા કરે છે ઈચ્છા પૂર્ણ ના થાય દાદા બુદ્ધ ભગવાન એ મોક્ષે ગયા ના બુદ્ધ ભગવાન ને બહુ હાઈ ક્લાસ બધા બહુ માઇન્ડના લેયર્સ આ દરેક માણસો આ બધા જે મોટા મોટા એ હોય તત્વ વિચારકો કે અમુક અમુક મનના લેયર્સમાં હોય છે પછી આગળ છે તે મનના લેયર ઘણા પૂરી પૂરા કરી રહ્યા ડેવલપ થયેલા હોય છે પછી બુદ્ધિના લેયરમાં આવેલા હોય અને બુદ્ધિના લેયર પૂરા થઈ રહ્યા તો એ બુદ્ધ કહેવાય મનના પૂરા થઈ ગયા પછી બુદ્ધિના લેયર પૂરા થયા તો એ બુદ્ધ કહેવાય તો એ આત્મા ન ગણ્યો બે અવતાર આગળ જાય ત્યારે આત્મા કારણ તેમને આત્મા કેવો જાણ્યો એ ખબર છે તમને તમને ખબર છે બુદ્ધે આત્મા ક્ષણિક કયો ક્ષણિક કાયમ નો આત્મા નથી કે હમણે હતો એ ખરાબ થઈ ગયો પછી બીજો આવ્યો બીજો ખરાબ થઈ ગયો બીજો આવ્યો પ્રતિષ્ઠિત આત્મા હે પ્રતિષ્ઠિત આત્મા જાણે પ્રતિષ્ઠિત આત્મા તમે જેને પ્રતિષ્ઠિત આત્મા કહો છો આત્મા એને આત્મા કે છે પણ એ આત્મા આત્મા નથી એટલે એ તો વેદાંત મતે શું સ્વીકારેલું કે આત્મા પરમાનન્ટ છે જૈનો શું સ્વીકારેલું આત્મા પરમાનન્ટ છે આ બે એક મતી અને આ જુદા પડી ગયા એટલે પછી આ હિન્દુસ્તાન લોકો એક્સેપ્ટ ના કરી શકે સમજતા કેમ માને આવું શંકરાચાર્ય બધું ઘણું કાઢી દીધા મારી છોટી હોકી કાઢી દીધા એટલે આત્મા નિરંતર આસક્ત છે નિત્ય છે સનાતન છે અનુભવમાં આવે એવો છે અને હું તેમાં જ રહું છું આત્મામાં જ રહું છું એટલે અવલંબન નથી આ વર્લ્ડમાં કોઈ શબ્દનું પણ મને અવલંબન નથી તમે બધા દાદા જ્ઞાન આપેલા તમે હાય જોબ ઉપર જાઓ તો તમે શુદ્ધાત્માથી શબ્દ અવલંબન હોય કેવું હોય એમાં એ અવલંબન ના હોય ત્યારે વધો ઘણું થઈ ગયું પણ આ જ્ઞાનમાં જો એ પ્રમાણે આવે ને ઘણું થઈ ગયું એટલે કેવો સરળ હતો અને ખાતા પીતા પૂરીઓ ખાતા નહીં તમારે બેળ હારો પડે નહીં હા આપણે રાખી દે લાલ કઈ બની છે દાદા રાજચંદ્રજી ખરા એમનો મોક્ષ થઈ ગયો હજુ મહાવિદ્ય ક્ષેત્ર માં હશે અંતે એવું એમ કહી ના શકું કેટલાક લોકો મને કે તમે પોતે જ આશો પુરાવા દેખાય છે મોટું પુસ્તક પુરાવામાં દેખાય જાય હું જેમ મને ખબર નહીં તમને ખબર મને ખબર નથી હું રાખું હું તો આ તો શું જ કહું જે છે કરેક્ટ છું કહ્યું ના હોય એવું માથે મોટું કારણ કે એનાથી કેટલાક લોકો નિર્માણ થાય કેટલાક લોકો અહંકાર હોય તો એવું માણસો તપાસ કરે ને પછી માં તપાસ કર્યા પછી બોલે વિરાજ ના કરે વિરાજ ના કરે ભયંકર પાપો હોય જાય એવી ડિગ્રી પર છું જે ડિગ્રી વણમાપી ડિગ્રી છે પૂરી પડે અરે દીપકભાઈ કિચન માં સત્સંગ ચાલે છે ભરતભાઈ આવી ગયા છે માસી પણ આરામથી કોક પીને બેઠા છે આખો કોક છે ખાલી ટેપ છે તેનો ઉપયોગ થઈ ગયો વાંધો નથી ને ભાઈ અરે ના ના ભાઈ એમાં શું વાંધો નહીં અમે તો અમેરિકામાં સપડાયેલા મનુષ્યો દાદાને હાથે રાખેલા છો એ ભૂલતા નહીં નું પુસ્તક મંગાવ્યું પત્ર નંબર સત્યાવીસ એકસો સત્યાસી મહાશય તમારી પત્રિકા પહોંચી હતી વિગત વિદિત થઈ ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી વૈરાગ્ય ને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી કે હૃદય ત્યાગી છું થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું સંસારથી કંટાળ્યો છે હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવે છે સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું વૈરાગ્યમાં ઝીલું છું દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકતી નથી સત્ય તત્વ નહીં આ અમારા મતભેદ દરેક પાન ને જુદા જુદા હોય સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી ને સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવી છે ખરો ધર્મ સ્થાપન પછી જે ધર્મ પ્રવર્તા વિષજ હવે એ પ્રવર્તા વિશે પોતે સ્વાગત કરે છે મહાવીર તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો હવે તેવા પુરુષોના ને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ કરીશ અત્રે એ ધર્મના શિષ્યો કયા છે અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસ તૈયાર કરી છે આખી સૃષ્ટિના પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવાસ પ્રવાસી છે હા કઈ બધું બોલે ખોટી દેખાય હું જાણતો નથી તમે જાણે છો એના પુરાવા દેખાય મારું બોલ્યા છે એટલે આ બોલવું જુદું ના પડે ને એટલે આપણે દેખાવ પુરાવા તો અહીં પુરાવા દેખાય કોણ બોલે કે ચાપકા મારા આપણે કામ કાઢી જવું કપડા શું છે કામ કાઢી જવું અધોળ પચ્યા કોઈ દાડો કોઈ કાળ સાંભળવા ના ભરવા પચ્છે દરેક જાતના વર્ગના ખુલાસા આપી શકશે બાકી હતા ઉદ્યાન પ્રાર્થના પુસ્તકનો ભેદ જ કોઈ સમજાયો પ્રાર્થના પુસ્તક માની શકે ચાલે એવું ચાલે આખી મેથી છે નપાઈ આખી મેથી છે ગુજરાત સમાજમાં આવ્યા તે ગુજરાત પ્રજા ગુજરાતી પ્રજા જે ઊંચા લેયરની છે બધા બોલેલા છે કે આ કાઠિયાવાડ જન્મ થયો એના કરતા ગુજરાતમાં અમારો જન્મ થયો તો ઘણા લોકો પામ છે આ ભોળા લોકોમાં થયો કાઠે વળે માર્ગ પાક ભણ થઈ ગયો ભોળા ભલા લોકો રાત આવે ને ત્યારે અમે એવું બોલે ત્યારે અમારો જન્મ થયો તો ઘણા લોકો પામો એ બધું બોલ્યા આવું બધું લોકો પકડીએ ને હોટલ ની વાનગી કરતા સારું ને ચાલે વાનગી કરતા સારું તો પિઝા કેવા આવા છે ને pizza Hello, uh, Rashmi Brahmbhat. One three nine one four. દાદાના જ્ઞાની બનાવી શકવાનું trial word T R A R W O R E M દાદા અત્યારે લંડન રાજચંદ્રજી પાસે બેસીને સત્સંગ સારો એવો કરતા હતા સત્સંગ કરો ને રાતચંદ્ર દ્રષ્ટિ એટલું સમજી ગયા કે આ મુખ્ય થશે પણ શરીરમાં રોગ છે માટે રાગ હોવો જોઈએ કે ના કરો વિકરાગી રોગ ના હોય પણ રોગ એટલે એકાદ બે હપ્તા એટલે આપણે કરાય નહીં ભૂલાવી હા આપણું કામ નહીં બહુ ઊંચો ગજબ નથી તમે રાત્રે પુસ્તક વાંચેલા કરો બહુ બે વર્ષ પહેલા તમારા પાસે જ્ઞાન લીધું ને પછી વાંચવાના પાંચેક પુસ્તક હાથમાં આવેલા દાદા પપ્પા બોલાય તમારો ઉપયોગ શુદ્ધ રાખ્યા કરવાનો અમારો ઉપયોગ શુદ્ધ રહે છે એ કઈ રીતે કઈ રીતે કોન્સ્ટન્ટલી રાખ્યા કરવાનું કોન્સ્ટન્ટલી તમારે જાગૃત અવસ્થાની અંદર આ નોર્મલ જે છે નોર્માલિટી જાગૃત અવસ્થાની અંદર એમાં શું સાયકોફિઝિકલ લેવલ પર લાવ લાવ કર્યા કરવાનું કે એની મેં અંદર થયા કરતું તમે જે જ્ઞાન આપ્યું છે એની મેં અંદર થયા કરે તમારે ઉપયોગ શુદ્ધ કરવા માટે શુદ્ધ રાખવા માટે શુદ્ધ ઉપયોગ છે ખ્યાલમાં રહેવું જોઈએ એ તો હોય પણ તે એથી કઈ કમ્પ્લીટ થતું નથી મામા ગાળ ભળે અને ગાળ ભળનાર શુદ્ધ જ છે એવું ખ્યાલ રહે તો શુદ્ધ ઉપયોગ ગાળ ભળનાર ગાળ ભૂલતે કરતા આપણને એમ લાગે કે શુદ્ધ જ છે ગાળ ભરે છે તે હરીશ ના ઉદય છે એ જ્ઞાન તે અંદરનું જોઈને તમે અત્યારના અત્યારના તમને શું લાગે તમે જે જ્ઞાન આપ્યું એની એની મેં ગતિ થતી થતી જાય છે કે નથી થતી જોઈએ એવી પ્રગતિ હા હોય છે એવું પ્રગતિ હોય પણ તેમાં ક્યાં સમજણ કરતા છે તે જોઈ લઈએ કારણ કે સમજણ જ સમજવાની આ કરવાનું કશું નથી આ સમજણ આમ હતી આમ કરીએ એટલે પછી એટલે પેલો ગાળ દે છે ત્યાં આગળ આપણા મનમાં પેલો ખ્યાલ રહે નહીં કે આ શુદ્ધાત્મા છે અને કેમ મને ગાળ દીધી એ વાંધો ઉઠાવ્યો એ જ છે તે તમે અશુદ્ધ ઉપયોગ કહેવાય અને વાંધો ઉઠાવે તો હરીશ ઉઠાવે પણ તમે ના ઉઠાવો તો પણ એ સમય જયારે થતો હોય મને કે માણસે ગાળ આપી એ સમય તાત્પુરતી તમે બે મિનિટ માટે તન્મયકાર થઈ ગયા પછી તમને લાગે કે આ તન્મયકાર તમે થાવ છો અમે એવું ના થાય અમે કાલે પૂછ્યું ને કે તમે બહુ ઉગ્ર બોલતા હતા તે વખતે તમે જાગૃતિ હતી તમારે તમે હા એટલે આ જગતમાં કોઈ હા આક્રમ વિજ્ઞાન છે ઉગ્ર બોલવું અને જાગૃતિ રહી બે સાથે રહી શકે નહીં તો વાણી છૂટી પડી ગઈ કેવી છે એ છૂટી પડી છે ટેપ રેકર્ડીમાં એટલે ઉગ્ર ટેપ પ્રકાર બોલે છે એને હું જોઈ જોયા કરું છું અને આચાર્યા કરે બાકી ઉગ્ર બોલવું એનો ખરો પ્રશ્ન પૂછેલો કોઈ પણ માણસ ઉગ્ર બોલે ને તન્માયકાર પડે શું કરું પોતાની ભાન ખોલ્યું તેથી ઉગ્રતા આવે શું કરું એટલે ક્રમિક બાદના જ્ઞાનીઓ ભાન ખોલે ત્યારે ઉગ્રતા આવે શું ભાઈ હરીશભાઈ ને આવી કહેવાય ને એ હરીશભાઈ ને આવી કેવાય ને ઉગ્રતા આવે એ હરીશભાઈ ને આવી કેવાય ને તમે કહો છો ઉગ્રતા આવે તો એ તો હરીશ ને આવી કેવાય ને ના એમાં હરીશ ના થયું ક્રમિક માં હરીશ ના આગળ છે હરીશ ને તમે તમે જુદા જે પાડ્યા એ પછી પછી ભેગા ના થાય ને ના આ તો તે આ દહીં છે ને તે દહીંને આપણે વધોવીએ અને મખણ કાઢીએ પછી છાશ થઈ શાકની મેં મખણ નાખીને પછી વધોવીએ તો એકાકાર ના થાય પણ અમારી આજ્ઞા પાડવી જોઈએ શું કહ્યું કઈ રીતે કહેવાય કે તમારી આજ્ઞા પાડી છે અમે આજ્ઞા પાળીએ છીએ એવું એવી ખાતરી અમને પોતાને ક્યારે થાય તમે હવે ઉપયોગ રહેતો શું સૂચોપયોગ રહેતો હોય લખો ના થાય ચિંતા ના થતી વળી ના થતી હોય તો એટલે તમે અમારી આજ્ઞા પાસે તમે ખાતી જ ભાઈ ગુસ્સો થાય છે નથી ગુસ્સો થાય છે હરી થાય પણ તમે તે વખત ક્યાં ક્યાં હો છો એ તમને ગમતું નથી ને તમે ખરું છે તો શું કરો મેં ફરી ગુસ્સે થાય તમે થવા છોડી દઈએ ગમે નહીં ગમે નહીં એને આપણે પોષણ ના આપીએ શું કહ્યું પહેલા તન્મય આકાર થઈ ગયો હરીશ ગુસ્સે થાય એટલે આપણે તન્મય આકાર થઈએ એનું નામ ક્રોધ કહેવાય અને ક્રોધની ખરી વ્યાખ્યા કોને કહેવાય ડેફિનેશન કે ક્રોધ હિંસક ભાવ સહિત હોય કેવું અને આ હરીશ કરે હિંસક ભાવ ના હોય લોભ એ હિંસક ભાવ સહિત હોય કપટ એ હિંસક ભાવ સહિત પણ આ હિંસક ભાવમાં હોય ને એટલે આ ક્રોધ આ લોકો ગણાતા નથી અને પાછું એનો એ હોય તાસો હોય રાતે વાયુ જે થયું હોય તે હવાર તોતો ચાલે વાયુ છે આમ આમ કરે ને ઠરાક ને તસકો મારે ને આપણે સમજી કે રાત વાળું છે અને આ તો તમારે એ ના આવે પછી ઘડી બધી કશું એવો અનુભવ નહીં આવ્યો ઘડી બધી કશું જ્યાં કશું બન્યું નથી નહીં ક્યાં સુધી હોય પંદર વાર ઉપર હરીશ નું નુકસાન કરી ગયેલો હોય તે તમને કોઈ દાડી યાદ જ ના આવતો હોય પણ લો સંસારમાં જાય તમને ભેગો થાય એના બધા પરિણામ બધા ભેગો ઉભા થઈ જાય ભેગો દેતાની હાથે એ શું છે ભાઈ અંદર તાતો છે એ તાર છે એટલો બધો એટલો લોબો તાર છે એ લાઈટ છે એકદમ હવે અત્યારે ટોંધો ના તમે આજે છૂટું પાડી દીધું માખણ છાસ માંથી તમે પાડ્યું જ્ઞાન આપ્યું પછી ફરીથી લોકો કેમ છૂટું પડાવે છે કાચું રહી કાચું રહે કેમ તમે એકવાર આપ્યું હોય કાચું રહે ને હોય ઓછું બોલ્યો હોય મારું કઈ લોકો ધ્યાન ના કર્યું હોય બીજા સંજોગો પૂરા ના કર્યા ને એટલું તો તમે કહો છો કે તમારા જ્ઞાન જે છે અક્રમ માર્ગ જે છે એમાં કરવાનું કશું હોતું નથી કરવાનું કશું નહીં પણ આમને જેવું એને ચેતવણી આપી દીધી કહ્યું એ પ્રમાણે ગયેલો ના હોય તો શું થાય અમે શું કહીએ કે ભાઈ અમે જેટલા શબ્દો બોલીએ ત્યાં બોલજો તમે જોશથી બોલજો તમે વિચારવા પડશે તમે તો કેટલાક દસ દસ મિનિટ વિચારવું પડી જાય ના બોલે ના બોલે એટલે કેટલાક તો ઊંઘી જ જાય છે કારણ કે આ જ્ઞાન દેતી વખતે મને અંદર શાંતિ થઈને આનંદ થયા મળે તે મારે એનથી મારી પાસે ફૂલ હોય <laughs> મારે પૂછવું છે કે મારે ફરીથી જ્ઞાન લેવાની જરૂર જોઈ શકો એટલે તમને બીજું જોઈએ કે ભાઈ તમારું છે તે અમુક વસ્તુ એ થઈ છે કે તમને પોતાને ડિફિકલ્ટી શું આવે છે તમે જાણો એવું તો ઉપયોગ ક્યારે ક્યારે મૂકી શકે બધા જ ઉપયોગ ક્યારે મારે મૂકવા ટાઈમ કેટલો બધો ઉપયોગ કરતા બધું આપણે એવો ટાઈમ બધો હોય નહીં ને તો એટલે તમારે પોતે જાણવું જોઈએ મારી અમુક બાબનો કચાશ રહે બે હજાર ડોલરના લઈ ગયા તો પછી એનું ગયું એટલે કો આંધે આવશે હે લેવું <laughs> થોડી કચાશ છે અરે સારી કચાશ આજે દાદા સાંજના સ્નાન લેવું છે મારા ફરીથી કે એક્યુરેટ થઈ જાય ફરી એક શબ્દ સુધી બોલીએ એક્યુરેટ થઈ જાય વાંધો નુકસાન કરે ચલા તમે આજે બેઠા હો સત્સંગ માટે બધા આવ્યા હોય મને કે જ્ઞાનીઓ જ છે બધા જે લોકોને જ્ઞાન આપ્યું છે એ લોકો તમે જયારે જોતા હોય લોકો ત્યારે તમે ખાલી બે બે જોતા હો તરત તરત કાયમ માટે કઈ ત્રણે ત્રણ જોતા ના હો અંદર આજે તમે સત્સંગ કરતા હો અને આ પ્રમાણે બોલતા હો તમે મને ખાલી શ્રોતા તરીકે જોતા હો કે તમે અંદર પણ ભરણીમાં શું છે એ પણ તમને ક્લેરિટી દેખાય બે બે સાયમલ્ટેનિયસલી થઈ શકે અમારે એવું બનતા સુધી એવું જોવાની જરૂર નથી હતી કોક અમને એમ લાગે કે આ માણસ ડિફિકલ્ટ છે એટલે તો જોઈએ બાકી અમારે એવું કે અમારે આવું જોઈએ તો ઉપયોગ કરો તો બધાનું ખાતું પડે બધાનું લેવલ થતી ના જાય એટલા માટે અમારે એક્યુરેસી રાખવા થઈ પડે આગળ મિકેનિક આ બધું જેમ આ અહીં બધા બટન બટન હોય પંખાના બટન ખરા બટન એવું બધું જે હોય ને એવું બધું અમારું બધું પ્રદર્શન ગોઠવવું પડે પછી આ દાડે ઇલેક્ટ અજવાળાનું કરવાનું લાઇટ લાઇટને બદલે પંખો ડબે જાય શું થાય આખી રાઈટ ચાલુ મારી નાખે ને પછી બંધ કરતા ના ભાવે શું થાય એટલે એવું એટલે આ વિજ્ઞાન છે માટે આ હાથી હાજી એ તમને સહજ ભાવે થતું તમને આ જે અહીંયા સ્વીચ છે આ છે સહજ ભાવે થતું તમારે કશું જરાય પ્રયત્ન દશા ના હોય સહજ ભાવ એટલે અપ્રયત્ન દશા તમે જયારે જ્ઞાન આપો છો ત્યારે લાસ્ટ ટાઈમ તમે કીધેલું કે જે બરફ રૂપી જે છે કર્મો એ તો ભોગવવા પડે છે બાકીના જે કર્મો છે એ ખરાબ થઈ જાય એ તમે ઉડાડીને એની એનર્જી જે હોય એ તમે કશે જ્યાં પણ ઉડાડી દો એ શું શૂન્ય થઈ જાય જ્ઞાન કર્મ ભસ્મીભૂત ના થાય પણ જ્ઞાન આજ્ઞા એટલું જ એવું છે કે રસ કરવું કૃષ્ણ ભગવાને લખ્યું છે ગીતામાં કે જ્ઞાની પુરુષો કર્મનો ગોટો વાળી નાશ કરી શકે એટલે જ્ઞાનાજ્ઞાથી ના થાય તો જ જાગૃતિ આવે જાગૃતિ વિદ્યાર્થી ક્યાંથી આવે આપણે આજે કશું કહ્યું ને કાલે યાદ જ ના આવે પણ આ તો નિરંતર જાગૃતિ ચોવીસે કલાક સવારે ચોવીસ કલાક હું સુધાર્થ નથી એવું કઈ ભાન રહે ના રે હવે એવું થાય હવે ઓફિસમાં કામ કરતા હો તાને પછી જયારે એવા બહાર નીકળું ટ્રેનમાં બેસવાનું શરૂ થાય પાછા આવવા અહીંયા ટ્રેન પકડી મારે આવવું પડે તો તરત પછી એની મેટે આવે કે કાલે તમારું મોડું આવે આંખ આગળ હા અને એમ કે આ બધું ઠીક છે એની માટે ચાલ્યા કરે છે એમાં આપણું કશું છે નહીં કોકવાર ગમતું આવે છે અને કોકવાર ન ગમતું પણ આવે છે તેમાં રાગદેશ તમે જેમ કહો છો તે પ્રમાણે રાગદેશ રાખાવ પર જો નીકળી જવાય તો થોડું અમારી જોડે ટચમાં રહેવાની જરૂર છે કેટલું જાણવા મળે તમને આટલું ભણવામાં કેટલા કોલેજમાં વર્તાડ્યા અમે કશું જ નહીં અનંત અવતારની ખોટી વાળવાની કેટલા અવતારની ખોટી વાળવાની અનંત અવતાર એક અવતાર વાળવાની તેના માટે ટાઈમ જોઈએ ના જોઈએ તેવા આશીર્વાદ આપો મને કે એવો એવો ટાઈમ મને મળે પાણી પાણી કરતા દૂધ તમારા ટેસ્ટ શું છે મને ખબર પડવા માંડી જ બરોબર બીજા કરતા બીજા નું અડવી નહીં બરાબર અઠાણું સરસ દૂધ થી લોટ બાજુ આટલો ઘી છે કે એ કરી મરી નાખવાનું દાદા અમે અહીંયા જેટલો વખત છીએ હર્ષિલાબેન છે નવીનભાઈ છે અમે છે હવે તમે તો જતા રહેવાના ઇન્ડિયા જવાના આફ્રિકાથી ઇન્ડિયા જતા રહેવાના આવો લાભ અમને મળતો નથી હવે જ્યાં સુધી છે ત્યાં સુધી ભાવના એવી રાખી છે કે ત્યાં પાછા આવતા રહીએ તો તમારી સાથે સત્સંગ રહે તમારી નજર નીચે પણ ત્યાં સુધી એવું અમે શું કરીએ સાથે અહીંયા નિયમમાં ચાલુ જે જેથી બેટરી ચાર્જ થયા કરે એની મેચે હા દાદા દાદાનું લીધી હતી આપણે નોટ નીચે કરે તો દાદા વગર ચિંતે જયકાર બોલવા જો પછી પેલી નવ કલમો ખૂબ બોલવી નવ કલમો તો ખૂબ જ બોલવા જોઈએ બોલ્યા હતા બધા ક્યારે બોલ્યા પાંચ આજ્ઞાની વાત નહીં નવ કલમો આંકડા સુધી નવ કલમો બોલો ને તો જેના આધારે તમારું મન બધું આજુબાજુ તણાય છે ને તે તણાતું બધું તૂટી જાય બધા ગુનાઓ કર્યા છે ગુના બધા ઓછા થઈ જાય ત્યાર પછી મન આ જ્ઞાન રહે બરોબર એટલે આ બધું જે મેં દેખાયું છે ને એટલું કરે બહુ થઈ બાકી આ લો સેન્ટર્સમાં તો સત્સંગ ગોઠવાયેલો છે એટલે ત્યાં આગળ એ લોકો બધા ભેગા થઈને એક મકાન રાખે છે અને ત્યાં આગળ જમવાનું બે દાડા અઠવાડિયા બે દિવસ કાઢે તો બે દાડા જમવાનું ત્યાં રહેવાનું બધાને ત્યાં અને સત્સંગ આખો રાખતા એ લોકો ગોઠવણી કરી છે તમારી જોડે એવું છે તો નહીં ભાવે અમારી જોડે કરીને ના જોડે દોઢ મહિનો રહ્યા ગામડે જ્યાં જ્યાં ગામડે છે ત્યાં બધે જોડે જોડે જોડે નહીં થોડીક ચડી પડે પણ હે અડચણી ગોઠે નહીં ને કારણ કે લોકો ગમે તેવું ગામડું હોય પણ હાથે મને એકલા હાથે બીજા ક્યારે કરે હાથે એટલે પણ એ રહ્યા જોઈએ એટલે એનો બહુ એટલે એ છે આ બધું કરે છે બીજા લોકો ઉપાડવાના ખર્ચ એને બધાને એ કરીને પોતે ચાલી પડ્યા ખર્ચો કોઈનો નહીં ખર્ચો મારા એકલા એ બધા બીજા ખર્ચ કરવાના મનમાં ખરાબ લાગે ત્યારે મેં કહ્યું કે ભાઈ તમે બીજું કરજો કહ્યું બરાબર દાદાનું જ કરે છે ને આ એમાં ફરી હરીફી આવી હરીફમાં દુઃખ જ હોય હરીફી તો કહીએ આ જ્ઞાન હરીફી વાળું નથી આ તો સમજવાનું જ્ઞાન દાદા આ લડાઈઓ થાય માનો કે આયરાની અંદર જયારે કાર્ટર હતા અહીંયા કાર્ટર પ્રેસિડેન્ટ હતા અહિયાં અમેરિકા ના પ્રેસિડેન્ટ જયારે કાર્ટર હતા ત્યારે ઈરાનની અંદર એ લોકો હોસ્ટેજીસ રાખેલા અમેરિકન તો એ લોકોની પાસે સિટીઝનશીપ અમેરિકન હતી એટલે એ લોકો કાર્ટરે વિમાન એ લોકોને છોડાવવા માટે એવી રીતે મોકલ્યા તો તેવી રીતે તમારા જે જ્ઞાનીઓ છે એ લોકો પાસે ફસાઈ પડેલા હોય માના કે અમે અહીંયા બેઠા છીએ અમે આમાં અહીંયા આ ભૂમિમાં ફસાઈ પડ્યા હોય તારે તમે મોકલો કે નહીં અમને અમને તરત જ સિટીઝનશીપ તમારી લીધી છે તો સર્વદેવ લોકનો રાજીવો દાદા દાદાજીની કૃપા અમને સંકટ સમય મળે કે કેમ હરેક હરેક એ કઈ રીતે ખેંચવાની કઈ રીતે ગાડી તમે તેલ ખેંચો છો હા જો એ તેલ ખેંચે ત્યારે પણ એ બધું ટચમાં આવવું જોઈએ ટચમાં આવ્યા પછી ખાતો લગ્ન ખાય કોઈ પણ મહાત્મા ને ઉપસર્ગ આવે કોઈ પણ ને પરિસર આવે દાદાજી કરે છે દેવું હાથું મોકલે છે લશ્કર હાથું મોક્ષદાન સાથે અભયદાન ખાતું હૃદય કમળ તમારે મારા પરિચય કેટલા કલાકમાં સુધી તમે નોંધી રાખજો દાદા પરિચય આ જાગૃત અવસ્થામાં થાય તે જ પરિચય તમે ગણો મન વચ્ચે અમે જે જ્ઞાન આપ્યું છે એ તો ફંડામેન્ટલ કહો કે બીજું જે કહો બેઝિક બેઝિક નોલેજ આપ્યું પણ ડિટેલ્સ બધું કાચું ટાઈમ થયું નથી એટલે વધુ ટાઈમ અમારો ટાઈમ રહેવાનો યોગ મળે અમને પૂછપૂછ કર્યા તો એટલે જવાબ આવ્યા જ અમારે એવું નથી કે આ ખાવાનું હશે બસ સાઈઝ ભાઈ તમે પૂછો એટલે મારે જવાબ આપવો જ રહ્યો અને પરિસર ઉપસર્ગ બે માણસ ને આવે છે કશું આવતું તેમજ દાદા ધરસ બે આ ધરસ પરિસર એટલે શું ઓળખા હવે તમે છે તો આમ વાંચો પણ જો પ્રશ્ન પૂછો તો એક પૂછી લીધા પછી એનો આપણી પાસે ચાર્જ રહે ઓળખી લેવું પડે ને બધી એટલે પરીક્ષા ને ઓળખો ના પરીક્ષા ક્યાં તમે સમજો